તમારી કઈ આખરી ભઠ્ઠી ના કહેવાય તમારી બઉ આખરી નહીં તારીખ ચોવીસ ત્રણ ચોર્યાસી ગુણાક બોરી સાંજ વખતે રિલેટિવથી મનોરંજન થાય અને રિયલથી આત્મરંજન થાય તો શું ગુરુ એ રિલેટિવ નથી ગુરુ રિલેટિવ જ છે તો ગુરુએ જ્ઞાન આપ્યું એ રિયલ છે તો ગુરુએ જ્ઞાન આપ્યું ને તે રિયલ છે ગુરુ રિલેટિવ છે આત્મરંજન થયું તો એ આત્મરંજન થયું જ્ઞાન આપ્યું રિલેટિવ આત્મરંજન થાય ગુરુથી આત્મરંજન થયું એમણે એવું કહ્યું કે ગુરુ એ રિલેટિવ છે પણ ગુરુ જે જ્ઞાન આપે છે તે રિયલ છે જ્ઞાન રિયલ હોય છે રિલેટિવથી આત્મરંજન થાય ને ગુરુથી આત્મરંજન થાય રિલેટિવ થી આત્મરંજન થાય તો ગુરુ થી મનોરંજન થાય રિયલ થી આત્મરંજન થાય રિલેટિવ થી મનોરંજન થાય મનોરંજન થાય ગુરુ એ રિલેટિવ છે પણ ગુરુ જે જ્ઞાન આપે છે ને તે રિયલ છે રિયલ થી આત્મરંજન થાય એ છેલ્લામાં છેલ્લો છેલ્લામાં છેલ્લો આનંદ અને રિલેટિવ એટલે ટેમ્પરરી એમ કે છે કે તો મનોરંજન નું સાધન થયું હા ગુરુ મનોરંજન છે પણ ગુરુમાં જ્ઞાન હોય તો આત્મરંજન નું સાધન જ્ઞાન ના હોય તો મનોરંજન આત્મજ્ઞાની ગુરુ હોય તો આત્મરંજન નું સાધન પછી આ થાય બધું મનોરંજન જ થયું ને કેવું દોડાડે દાદા એવો જવાબ નથી પ્રશ્ન એવો પ્રશ્ન છે તો નિરંતર યાદ રહે આત્મજ્ઞાની ગુરુ હોય ને તો નિરંતર યાદ જ રહે એ જ રિયલ અને તો ગુરુ યાદ જ ના દાડા ચાર વખત આ રિયલ એટલે પરમાનન્ટ એટલે રિલેટિવ એટલે ટેમ્પરરી શું પૂછ્યું ખુલાસો થયો પૂછજો તો ફરી પૂછો પછી બરાબર ચોખ્ખું થઈ જાય છે બધું બરાબર જ થયું કપડ બંધ આગળ કોઈ પણ સામાજિક આર્થિક કે વ્યવહારિક પ્રશ્નોનું ગ્રહણ વ્યાકરણ એસ્ટ્રોલોજીકની દ્રષ્ટિએ કેટલું સત્ય છે જો સત્ય હોય તો તેમાં સત્ય ખરું કે કેમ આ સત્ય ટેમ્પરરી છે બધું ટેમ્પરરી સત્ય રિલેટિવ સત્ય જાણકારી મેળવી લે પહેલા અગાઉથી તો પછી એની પાસે શું છે ભાઈ એની પાસે જાણકારી મેળવી લે સત્ય જાણકાર છે કે નથી તો પછી એની પાસે સત્ય રહેવાનું એમ કે એની જો જાણકારી આપણને પહેલેથી થઈ જાય એસ્ટ્રોલોજીકલી દ્રષ્ટિએ જ્યોતિષ શાસ્ત્ર ની દ્રષ્ટિએ એની જાણકારી જો આગળથી આપણને ખબર પડી જાય તો પછી એનું સત્ય રહે કે નહીં ભવિષ્ય ખબર પડી જાય તો પછી એનું સત્ય રહે કે નહીં આ જ્યોતિષ શાસ્ત્ર થી ભવિષ્ય ખબર પડી જાય તો પછી એ જ્યોતિષ શાસ્ત્ર નું સત્ય રહે કે ના રહે ખબર પડે છે ને એ તો એ તો હદળો જતો જ્યોતિષ શાસ્ત્ર એ છતાં વાંધળી વાત છે વાંધળી વાત થી વાંધળું જોવાનું મળ્યું ટેમ્પરરી બધી સગવડ છે ટેમ્પરરી સત્ય છે એની પર બહુ આશાઓ ના રાખી શકાય એટલે એની ઉપર બહુ આશાઓ ના રાખી શકાય એમ એની ઉપર બહુ આશાઓ ના રાખી શકાય બીજું સાધન હોવું જોઈએ બીજું હોય તો પેલા ના રાખે બીજું પરમાનન્ટ વસ્તુ હોય એટલે સત સત્ય પરમાનન્ટ છે સત્ય એ ટેમ્પરરી છે જો સત હોય તો સત્ય ઉપર એ ઉડી જાય પણ સત પ્રાપ્ત થયેલું ના હોય ને શું કહેવા માંગો તમને સમજે એમ કે મનની મનોકાંક્ષા મનમાં જે અમુક પ્રેરણા ઊભી થઈ છે મનોકાંક્ષા ઉભી થયેલી છે એસ્ટ્રોલોજીકલી દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો બે વસ્તુ થશે કે કેમ એમ કે મનોકામના ઊભી થઈ હોય તો આપણે એસ્ટ્રોલોજીકલી જોવા જઈએ કે પૂરી થશે કે નહીં થાય વખતે તો આપણે જોવા ગયા થયું આપણે એ પ્રમાણે કામના પૂરી થાય તો શું ફાયદો એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ ગમે ઉદ્યોગ સાથે ગમે કોઈ વ્યવસાયમાં પડીએ અને પણ નુકસાન નફો થશે જોવા માંગીએ છીએ મનોકામના થી હેન્ડ આવતી નથી મનોકામના કોઈ પણ પ્રકારની મનોકામના હેન્ડ લાવતી નથી તમારે એસ્ટ્રોલોજીનું કેટલું સત્યતા છે એ જાણવું છે એ whether is correct or not એવું પૂછવું છે તમારે એમનો પ્રશ્ન એવો છે કે આ જ્યોતિષ શાસ્ત્ર સત્ય છે એનાથી જે પણ કઈ આગાહી કે ભવિષ્ય કે એમાં સાચું હોય છે કે નથી હોતું શું છે એનું મહત્વ હોય છે કે જ્યોતિષ શાસ્ત્ર જાણકાર હોવા જોઈએ જ્યોતિષ શાસ્ત્ર ખોટું નથી જાણકાર નથી બરોબર જાણકાર જો સાચો હોય તો કામ નહીં બીજું કઈ પૂછવાનું પટેલ એકાંતિક ભક્ત ને ભગવાન લેવા આવે છે તે સાચું છે અરે ભગવાને નવરો નથી ભગવાન ના બાપા નવરા નથી કોઈ નવરો છે આ તો એવું એવી બધા લાલચો મૂકે બધા કૃષ્ણ ભગવાન કે હું વૈકુંઠમાં લઈ જઈશ સહેજાનંદ સ્વામી કે હું તમને અક્ષરધમમાં લઈ જઈશ બધે લાલચો મૂકે તારે કોઈ લેવા કરવા નહીં તમે એકાંતિક થાવ તો તમારું કલ્યાણ થાય એકાંતિક એટલે શું કે એક પ્રભુ સિવાય બીજું કશું યાદ જ ના હોય સંસ્થાની એક જ જાતનો આગ્રહ એક જ જાતનો આગ્રહ બીજો કોઈ આગ્રહ નહીં એકાંતિક હોય શકે નહીં ને એકાંતિક ક્યાંથી ભગત લાવે આખા ટોળામાં બે રાખો તો એક ક્યાંથી ભાઈ પ્રશ્ન એમ કે શાસ્ત્રોમાં કહેવામાં સંતો આવે છે કે આ શાસ્ત્રોમાં કહેવામાં આવે છે એ લાલજન કે કોઈ લેવાય આ તને કોઈ દેવાય તો નથી તમારું તમને પર મરી જાય જો એકાંતી કરે તો તમને બધી વસ્તુ મરી જાય તો સંતો આવી રીતે કેમ બધાને સમજાવતા હશે કે ભાઈ ભલે નામ કે તો તો આ રહે ને ક્યાં લાગરા જેવું આ સંતો પર વિશ્વાસ ના રાખવો જોઈએ નિશ્વાસ કે કેટલો વિશ્વાસ રાખવા જેથી ડાયરેક્ટ સમજી જઈ જોઈએ કે આ લાયક માટે છે આ સાચી વાત છે ના સમજવું પડે એકાંતિક એકાંતિક વાંધો જ નહીં એની પાસે એના કાર્યક્રમ બધું જ કર્યા કરો સંત એકાંતિક હોવો જોઈએ બહુ ભારે શબ્દ ભક્તરે ભગવાન લેવા આવે છે મેં કે એને ડિમાન્ડ એક ચક્કર બની આવે એકાંતિક થવું એનું છે એનું નથી ને કોઈ ચીજમાં એનો ચિત્ત ના હોય ભગવાન ના જ ચિત્ત હોય એક જ પ્રકારનો આગ્રહ એકાંતિક એટલે એક જ પ્રકારનો આગ્રહ અને એને કાંતિ આગ્રહ એ ટોપનો છે છેલ્લા મોક્ષ વાળો મોક્ષ અનેકાંતિ થાય અને અહીં ગાડી ગતિ બહુ ઊંચી ગતિ બે લોકોમાં જાય છે દેખાડી જય સચિદાન અને દેહ જ આવો દેહ હતો દેહ પેલો દેહ દેહ વિમાન જ ના હોય પેલું એના જેવું વિમાન કે છે લોકો અવરોધે છે ને શાસ્ત્રો કે છે લોકો અવરોધે છે એકાંતિક ઘટતે છે કેમ શહેરાના કવિરામાં એક બે એક બે થયા છે બહુ તારા તારે એકાંતિક ભક્તિ ક્યાંથી આવે એ તો આવું કે ને ત્યારે માણસ નો ચીક બધે ચીક તેથી ગઈ કાઢી નાખશે સ્ત્રીમાં છોકરામાં જતો હોય કે જમીનોમાં પૈસામાં કે ભગવાન લેવા આવે છે ભગવાન લેવા આવે છે લઈને એને એ વિકલ્પો વિકલ્પોમાં કઈક સારી ગતિ બની જાય તમે આ વસ્તુ તો આ વસ્તુ તો બધા સંતો કેતા આવ્યા છે બધા શાસ્ત્રો કેતા આવ્યા એમને શું એકાંતિક ની વાત થાય છે પણ એકાંતિક હોવો જોઈએ એ સંતો એકાંતિક હોવા જોઈએ ને એવા તો ઘણા થઈ ગયા નરસિંહ ભગત મીરાબાઈ એકાંતિક ના કહેવાય એકાંતિક તો જુદો હોય એકાંતિક તો ભગવાને મારા મારા શરીરમાં એ પૂરી મેમરી પૂરી હતી એવું ના એકાંતિક ભગવાન ભગવાન પણ આધાર ના રહે કોઈ હાલમાં કોઈ એકાંતિક ભક્ત કરો હાલમાં કોઈ એકાંતિક ભક્ત ખરો આપણે આપની નજરમાં હાલમાં કોઈ એકાંતિક ભક્ત છે ખરો એકાંતિક ભક્ત નથી ભગવાન થયેલા છે ભક્ત બધા ભય ભગવાન તો કે આપણે બધામાં રહેલા છે પણ એકાંતિક ભક્ત ની વ્યાખ્યા શું ભક્ત એ બીજી વસ્તુ છે એકાંતિક શબ્દ એ સમજવો હેલો નથી એકાંતિક માં ભગવાન છે સિવાય બીજું કઈ પણ ના હોય તે તેઓ કઈ દેખાશે કોઈ માણસ ને એકાંતિક ભક્ત ને આપણે કઈ રીતે ઓળખવા એકાંતિક ભક્ત ને આપણે કઈ રીતે ઓળખવા ભગવાન નો બહુ લાભો કઈ નથી બસ મોટું બે જુદે બુદ્ધિ જરા બુદ્ધિ જતી રહેશે એક જ જાય એકાંતિક ભક્ત હો મુશ્કેલ છે શબ્દ મોટો લખ્યો મારે બધાએ માની લીધું કે આપણે ભગત થઈ ગયા એ નય લાગ્યા થવાના કે નય આ બધા સંસારના બધા પ્રપંચ અહંકાર બિલકુલ ના હોય એકાંતિક ભક્ત ને અહંકાર બિલકુલ ના હોય જય એટલે આ એકાંતિક ભક્ત કે છે લખે તે જુદું અને લોકો સમજે છે તે જુદું બાકી આ લોકો તો બધા બધા ભગતો આચાર્ય હરિભગત કે મારા તમને એટલે એરોપ્લેન લઈને આવશે એટલે રાત વેરી એટલે પેલું બધું ભૂલી જાય સંસારી બાબત એટલું હિતકારી છે ફાયદાકારક છે વાત તો બટ કોઈ પ્લેન લેવા આવ્યો નથી કોઈ આવવાનું નથી કોઈ વખત બન્યું નથી કોઈ ભૂલી નથી અરે કોઈ નવરો જ નહીં ભગવાન પણ છે નવર લેવા લેવા આવે એ કઈ એ કઈ નગર છે કોઈનો કોઈ ન હોય કોઈ કોઈ આપણે એના કોઈ ભગવાન નમો કરતા હોય તો પછી વાક્ય હારી શકે કે ભગવાન ભગવાન એવી રીતે વિમાન મોકલતા ના હોય તો પછી આ વ્યાખ્યા ક્યાંથી આવે ભગવાન નવરો નથી એકાંતિક ભક્ત ની વ્યાખ્યા આપી કોને તો કે આ એકાંતિક ભક્ત કરી થયેલો હોય સહજાનંદ સ્વામી ના વખતે એકાંતિક ભક્ત ખરા સહજાનંદ એકાદ થયા હોય તો બાકી એકાંતિક ભક્ત હોય છે કે હોય છે તમે જે એકાંતિક ભક્ત જે સમજો છો એવા એકાંતિક ભક્ત એકાંતિક ભક્ત એટલે ભગવાન કશું જેને ખાવાનું પીવાનું પાણી જે બુદ્ધિ બુદ્ધિ અહંકાર અહંકાર સ્વામિનારાયણ ભગવાને તો એવું કહ્યું કહ્યું છે કે એકાંતિક ભક્ત ને તો હું લેવા આવીશ હા ભાઈ જે ટાઈપ લોકો આ પ્રતિકાર કોણ પ્રતિકાર દોરો છે ભાઈ એમને જૂઠું બોલવાની જરૂર છે એમને જૂઠું બોલવાની જરૂર છે જૂઠું નથી પડે આ તો ઘેટો સંપ્રદાય ઘેટો કરી પછી આ વૈષ્ણવ વાળા વાળી કરી અચી વાળા વાળી કરી વાડીઓ ખુલેલા બધા ઘેટો છે આપણે સમજાવ્યું ને તો આવું છે જ નહીં શું કહ્યું સ્વામિનારાયણ આપણો શું અભિપ્રાય છે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર આપનો શું અભિપ્રાય છે બધા સંપ્રદાય વાત છે સંપ્રદાય એટલે એકાંતિક એકાંતિક રાગ ખોટું નથી રસ્તે ચડ્યા સ્ટેન્ડર્ડ છે બધા first standard second standard third standard ખોટું નથી કોઈ જરાય ખોટું દારૂ છોડાવે તારી છોડાવે સિગરેટો છોડાવે બીડીઓ છોડાવે બીજા રસ્તે ચડાવે ગયા પાંચ પંચ વર્તમાન ધરાવે શું એને ફર્સ્ટ સ્ટેન્ડર્ડ મૂકાય છે સેકન્ડ સ્ટેન્ડર્ડ થર્ડ સ્ટેન્ડર્ડ શું અને કાળજી આવી આગળ એ લોકો હતા એ બધા સહજાનંદ સ્વામી ને વખતે જે એમના ભક્તો હતા એ બધા પરમહંસ કેવાતા હતા એ બધા એકાંતિક કેવાતા હતા એ બધાનો મત એક કોઈ ક્યારે ને કેનાર ને તો જો પાસ થાય તો સાચી વાત કોકો બન્યું સો કોકો બન્યું રાખજો અહીં કોકો બન્યું રાખજો તો તો પોપો પીરું રાજ તો પેદારું ના કર્યું એ પેદારું પેદારું જો આવું હોય તો પછી આ પંચમો ચાલે કેમ આવું હોય તો પછી આ પંચમો ચાલે કેમ આવું હોય તો પછી પંચમો ચાલે કેમ ચાલે કેમ આજે પંચનો વિસ્તાર વધી સંપ્રદાય કે એમાં બધા વિદ્વાનો વધતા જાય છે સંપ્રદાય વધે છે જવું તો કોણ બાપો છે વિદ્વાનો તો વિચાર કરીને સંપ્રદાય નો આશ્રય લે ને વિદ્વાનો જે હોય એ તો વિચાર કરીને સંપ્રદાય નો આશરો લે ને સંપ્રદાયમાં તત્વ ચિંતક કોઈ હોય નહીં એક પણ માણસ તત્વ ચિંતક ના હોય વૈષ્ણવ સંપ્રદાયમાં ના હોય જીવના સંપ્રદાયમાં ના હોય તો એના ચેનલમાં ના આ લેખકો ના હોય ને આ લેખકો છે ને જે પૂછી અડવાજ ના દે સંપ્રદાય ના હતા એ સ્ટેન્ડર્ડ છે ફર્સ્ટ સ્ટેન્ડર્ડ કાઢી નાખવા જેવું નથી એ આપણને અત્યારે આ કલયુગમાં ખરેખર કામ લાગ્યું હજુ તો ઠેગાનું સ્વામી માર્ગ ને લીધે ઘણા માણસો ચોખ્ખા થવા મારે દારૂ સારી રીતે છોડીને રાગે પડી જાય છે અરે મહારાજ એ જે સ્વામીઓ બહુ સારું કામ કરે શું અને વૈષ્ણવ વાળા કશું કરતા નહીં ત્યારે બગડી ગયું આપણે સારંગપુરમાં હનુમાનજી જે પ્રતિષ્ઠા કરી ગોપાલ સ્વામી સ્વામી એ મૂળ પ્રતિષ્ઠા હકીકાત વાત સાચી છે માં પેલા હનુમાનજી ની પ્રતિષ્ઠા કરી ને ગોપાલન સ્વામી તો કે એમાં એવું છે કે ભૂત પલિત બધું ત્યાં જતું રહે છે સાચી વાત ગોપાલન સીધી એ ગોપાલન ગોપાલાનંદ સ્વામી એકાંતિક ભક્ત ખરા દીધી એકાંતિક તો હોવું બહુ મુશ્કેલ છે મહારાજે એમ કહેતા કે અમે કૃષ્ણની ભક્તિ કરીએ છીએ અને મહારાજ કૃષ્ણ છે તમે છે અમને બચજો તો તમારું કલ્યાણ થઈ છે કારણ કે અહીં જે પ્રગટ હોય ને તેથી કલ્યાણ થાય બાકી હા કૃષ્ણ ગયા પણ બાપ કલ્યાણ કરવા નવરાત ભાઈ એ તો જે અહીં રૂબરૂ હોય ને તે કલ્યાણ કરે સહી કરી આપે સ્વામી એ વાત સ્વામી ની અંદર પોતાનું ઐશ્વર્ય પૂર્યું હતું એ વાત સાચી મોટા માણસ હતા શું રહે મહારાજ નામ ઐશ્વર્ય બહુ સુંદર અને જયારે સહેજે આનંદ હતો સહેજે આનંદ સહેજે તો વહેલા શું કરી ગયા મરવા જીવન ચેરન ના નથી અને કૃષ્ણ ના હાથમાં નથી મારી ના હાથમાં નથી એ તો બધું ચેરન ને કે આ દુનિયા અમે બનાવી છે અમે બધા ધરાવીએ પોદરો અમે કહે બધા હાલે નહી એ તો આ ઘેટોને ઠસાવવા માટે જરા ધી દેવા માટે આ ઘેટો ટાળવા પડે કોણ એમના વગર પોદરું ના લે હા એમને હું ઉડાડી દીધા પોદરે તો કૃષ્ણ ભગવાનને ઉડાવી મહાવીર ઉડાવી દે બધા ઉડાવી દીધા એટલે આવું ભગત નાખે નહીં તો ભગત મારે બિચારા આ બાર મંદિરના ભગતો ભગતો કઈ બાર મંદિરના ભગતો આ આ બાળકૃષ્ણના ભગવતો આ જે વૈષ્ણવધમ છે ને એ બાળકૃષ્ણ નાગોડિયા કૃષ્ણના ભક્તો યોગેશ્વર કૃષ્ણના ન હોય યોગેશ્વર કૃષ્ણના ભક્તો હોય તો તત્વ ચિંતક છે કે મોરારી બાપુ ના ગુરુ ઈશ્વરે પૂર્યું ત્યાર પછી એ કથા કહેવા માંડ્યા એ સાચી સારું લોકો ચોખ્ખા માણસ છે લોકોને આ બધું કરે છે કવિમાં સાંભળવા આવે કથા કથા તો સાંભળતો જ ભારત હિન્દુસ્તાન લોકો કથા સાંભળવા નવરા હોય મજૂરિયાત લોકો હોય કથા સાંભળવા નવરા આ તો ઓફિસરો હોય જાય છે શું વિચાર નહીં ભાન જ નહીં અત્યારે મનુષ્ય ભાન જ ક્યાં કથા સાંભળવાથી શું ખરાબ થાય કથા સાંભળવાથી શું ખરાબ થાય કથા સાંભળવાથી શું ખરાબ થાય ખરાબ તો ના થાય પણ એક એક ગ્રેજ્યુએટ માણસ એબીસીડી લખવા બે હતા આપણે શું લાગે કે આમાં જંગલી મોત છે એબીસીડી છે કરતા કરતા આ કથા સાંભળવાથી કેટલાક લોકો માં પરિવર્તન થઈ જાય છે કે શાસ્ત્રકારો આ લોકોને આખા દુનિયાના લોકોને ઉગાડીમાં કે ઊંઘતા ગયા છે સાધુ સંન્યાસ આચાર્ય ભગવાન બધા નહીં ઉગારી વાંખે ઊંઘતા ગયા એટલું ગ્રેડ ને ડિટેલ લો ગ્રેડ માણસ આ માણસો તો જુઓ અને આખો તો ચિંતા ઉપાધિ ને તે કથા તો કોણ જે ભરેલા ના હોય વિચારક ના હોય તે લોકો કથામાં ભરવા જાય કથામાં શું સાંભળવાનું હોય એનું એક રામાયણ એ મહાભારત બીજું શું ખબર કઈ નવું જાણવાનું છે કે અમારે રોજ દરરોજ કોનો સત્સંગ કરો તો પછી અમારે દરરોજ કોનો સત્સંગ કરો ના એ આપણે જે અનુભવ આપણે એવું છે આપણા લેવલ પ્રમાણે મળી આવે આપણું જો હાઈ લેવલ હોય તો હાઈ લેવલ સત્સંગ મળી આવે અને હાઈ લેવલ સત્સંગ તો હોય નહીં આ કાળનો પ્રવૃત્તિ હોય છે આત્માની વાત તો દુનિયામાં હોભળવાની ના મળે જો શાસ્ત્રો આધાર પર ના કરાતો હોય અને સંતોમાં આપણે માનતા હોઈએ તો પછી આપણે થોડું સાચું માનવું શાસ્ત્રો ને આપ આધારભૂત માનતા ના હોય અને સંતો ને આવું હોય શાસ્ત્રો તો આધારભૂત જ છે એ તો બોર્ડ છે way to way to station એવું લખેલું હોય એ ગયા બીજો આધાર નથી બોર્ડ છે ખાલી શાસ્ત્ર મુખ્ય વસ્તુ છે પણ તે આવું લખેલું કે અમે વરસાદ ભરાઈએ છીએ અને અમે આ કરીએ કોઈ બાપો મને કોઈ ફોરીનો સાહેબ મને કઈ ગોડર લખેલું કે છે આ શાસ્ત્રોમાં લખેલું છે કે ભગવાન ભક્ત એકાદી ભક્ત ને લેવા વિમાન માં આવે આ શાસ્ત્રમાં જ લખેલું છે કે એકાંતિક ભક્ત ને ભગવાન લેવા વિમાન માં આવે છે હા પણ ત્યાં હાલ છે વિમાન કેવા શું કેવા શું સમજ્યા તમે એમાં તો અમારે આમાં શું સમજવું તમે તમારી ભાષામાં સમજો વિમાન તમે તમારી ભાષામાં આ છે એવા શું છે અને ભગવાન જાતે લઈને આયા તો આગળ વસનારો વિમાન ના વસનારો જોઈએ આ તો બધી લાલચો મૂકી છે ભક્તો ને લાલચો નામ કદાચ કીટો જતો હરે ચાર ને એક એક જતો હરે રામના વખત પણ વિમાનો હતા રામના વખત માં વિમાનો હતા એ વાત સાચી વિમાન તો વિમાન તો પહેલેથી પણ એ વિમાન આવા નતા આ જે દેખાતું તમે જોયો ને એવા એ તો રામના વખતમાં રામના રામ નતો નતા રાવણ નતો હતા વિદ્યાધર હતો ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ હતો અને તેને આ લોકો વગોઈ નાખ્યો જે જેને આખી દુનિયામાં કોઈ ભૂલ નહીં કરી એવો એ રાવણ તેને આ લોકો એવા અને પૂતળા ભાવ એવા ભવન વગરની પ્રજા થઈ હિન્દુસ્તાની પૂતળું ના બનાવે વિદ્યા તેથી વિદ્યા જતી આપી બધી એક ભૂલ નહીં કરી નથી તેથી આ બધું આવું ચાલે નારદ વ્યવહાર કરાય એમ બિચારા આવી આ જરૂરી જ હતી પલપાયેલો માણસ હતો ત્યારે નારદ ચડાયો કે જો કેવી કન્યા અંશે સોહન ચડાવ્યું અને પછી એ હિસાબ હતો આખો એ એની છોડી છે જે સીતા છે ને રાવણ ની પુત્રી છે રામાયણ હકીકત બનેલી કે પછી કોઈ નથી કરેલું રામાયણ ખરેખર હકીકત બનેલી કે પાછળથી કોઈ લખી હકીકતમાં બનેલી પણ એમાં પાછળથી ઉમેરો કરેલો છે આ લોકોએ લોકોને ધર્મ રસે ચડાવાય એવી રીતે ગોઠવી ગોઠવી કરી આના નામ પર ધર્મ રસે ચડાવાય અરે તો કરવું જ જોઈએ એવું કરવું જોઈએ કંઈક ને કંઈક આ લોકોને ધર્મ રસ્તે ચડાવવા કરવું જોઈએ એટલી બનાવટ હોય એકાંતિક ભક્ત તો પાંચ ટકા જેવો હોય દસ ટકા એવો ભક્ત એકાંતિક થયો હોય તો કબીર એટલો છે દસ ટકા તે દસ ટકા જેવો કારણ કે એકાંતિક ભક્તની ભાષા મીઠી હોય તે હોય પણ એને એ પોતે બોલ્યો મેરી વાણી ખાંડેજી ધારા જવું તે શું કહે પાર શું કહે એટલે દસ ટકા એનું ઓછું ગણાય ભાઈ પૂછે છે કોણ છે કૌશિક્ષા કૌશિકભાઈ તું દાદા ભગવાન એકાંતિક છે નથી તો દાદા ભગવાન થશે લાલચ જ કે તેના માટે અહીં લાલચ આપવાની ચોખ્ખું કહી દે અમે ચોખ્ખું કહીએ છીએ અમારે ઠંડા જવાની શક્તિ નથી અમે કેવા લાલચ આપીએ છીએ અમે એમ કરતા હોય કે આ બધું અમે કરીએ છીએ અમે કર્યું છે શું કૌશિકભાઈ ક્યાં ગયા લાલચ નો સવાલ જ ના હોય લાલચ તો આપે કે અમે કરીએ છીએ અમે બધું બનાવ્યું છે અને આમ છે થઈ ગયું ભાઈ સમાધાન થયું ના થયું શું કે છે કઈ આવવાનો પછી લાભ શું હે અહીં આવવાનો લાભ શું આપડે લાભ મળે તો આપવું ના લાભ મળે તો ઘેર આપડે ઘેર નિરાવટે હોય જવું એ પીતા જતા અને તે કહે તો આપવું એ સાધન જયારે કહે ત્યારે દોડવું શું પ્લસ યાર કરવું બધું પૂરું પૂરું કરવું પડે ક્યાં ગયા પૂરું કરો ને પૂરું કેમ રાખ્યું કયો દે વિમાન બે વિમાનમાં બે બાવી મેળ્યો અરે આ લોકો ચીલી ગણતરી કરતા હશે લોકો જાણતા ભગવાન મને વિમાનમાં લેવા નથી ફળ શું તારા નવરો જ ભગવાન એને હજારો પણ પીડ્યા શું કહ્યું અને આ લોકો કહે એવો ભગવાન છે ને એવી વાત God in every creature whether visible or invisible not in creation ભગવાન છે ઉપર ઉપર કોઈ બાપો નથી હું જોઈને આવ્યો છે ને આ તો આ તો આ એકાંતિક ભક્તો એ સંપ્રદાયિક વિચારો વાળા એ ભગવાનને માથે ન રાખે તો ટોળો ખસી જાય બિચારા એટલે એને જરૂર છે અમુક હદ અમુક ઉંમર સુધી અમુક વિચારો સુધી ભગવાન ક્રિએટર છે એની જરૂર છે અને પછી ભગવાન ક્રિએટર છે નહીં એટલે વાસ્તવિકની જરૂર છે બંને જુદી જુદી રીતે છે એટલે વાસ્તવિકતા જાણવી હોય તેને આ એકાંતિક જાણવાની જરૂર છે અને એકાંતિક જાણવી હોય તેને વાસ્તવિકતા મળે નહીં એ ભગત એટલું એટલું મેં જોયું કે એ ભક્તો એટલું આ રાખે છે અને ભગવાન આગળ લેવા આવશે ભગવાન લેવા આવશે પેલું એનું ભૂલી જાય પેલું એ સંસાર ભૂલાડવા માટે કઈ છેલ્લો જો એક કલાક છેલ્લો સંસાર ભૂલેલો ભૂલી જાય તો અત્યારથી કલ્યાણ થઈ જાય શું કહ્યું એટલે ગતિ તો થાય થાય બીજી કઈ નહીં મોક્ષ મોક્ષ વાત જ ના કરી કોઈ મોક્ષ કોઈ વાત જ નહીં મોક્ષ ભય જ નહીં તો આટલે ધમ કહેવાય મોક્ષ શબ્દ લખવાનો ના હોય શબ્દ લખીએ છીએ કાંઈ પુસ્તકમાં ના લખાય અક્ષરધામ લખવું પડે તો મોક્ષ વસ્તુ શું છે મોક્ષ વસ્તુ શું છે મોક્ષ જુદી વસ્તુ મોક્ષ વિતરાગ થયા પછી કૃષ્ણ ભગવાન કહ્યું કે વિતરાગ ને થયા પછી મોક્ષ હોય અને મોક્ષ એટલે સર્વ દુઃખોથી અભાવ કોઈ ધામ ભામ નહીં સર્વ દુઃખોથી અભાવ કોઈ પણ દુઃખ અડે નહીં સંસારી દુઃખ પોતાના સુખ નો સદભાવ બાળતા નથી અને બીજી જગ્યાએ જાય છે અક્ષરધામ છે એવું કે છે કે હા તું દેહ ને તું તારું જાત માની નહીં તું મરવાનો નથી એવું અક્ષર માન કે છે એવું કે છે અને અક્ષરધામ માં આવી જાય આ બે આ બે તું ન જે બહી બહારી મેળવાનું છે તે તું ન અને તું છે તે નથી બહારી મેળવાનો અનંત અવતારી ભટકું છું તે તું છું એવું કહેવા માટે અક્ષર ક્ષર અક્ષર અને પુરુષોત્તમ પુરુષોત્તમ એટલે જેને ભ્રાંતિ સર્વસ્વ ગઈ છે મુક્ત પુરુષ થયેલા છે વિતરાક છે તે પુરુષોત્તમ અને ભ્રાંતિ વાળા અક્ષર એકાંતિક ભક્તો અક્ષરધામ ને પામે છે એવું કે છે તો આ બધા ક્યાં ભેગા થતા હશે તો પાંચમો બ્રહ્મલોક છે કે છે ને ત્યાં બ્રહ્મલોક કયું કહેવાય બ્રહ્મલોક હૃદયમાં કે બીજે કઈ પાંચમો પાંચમો બ્રહ્મલોક એ ક્યાં છે દાદાને સ્વામી લખ્યું આ જે દેવલોકો છે તે બાર દેવલોક છે તેમાં પાંચમો બ્રહ્મલોક કહેવાય છે ત્યાં ભેગા થાય છે બધા વધારે અભિપ્રાય સહજાનંદ સ્વામી ની બાબતમાં આપ વધારે અભિપ્રાય આપો છો રામાયણ મહાભારત કરતા તો એ બાબતમાં આપ શું કહો છો વધારે છે વધારે મારા જોયો હોય ત્યારે ખબર પડી જાય કે જોતા તમને સમાધિ થઈ જાય રામાયણ ના ધર્મ એ તો એક ઇતિહાસ છે એક સારા માણસો ઇતિહાસ છે એટલે આપણને એવું એવા વિચારો પર ભાવ ના થાય કે રામચંદ્ર જેવા ભાવ ના થાય સીતા જેવી ભાવ ના થાય તો સ્વામિનારાયણ સંપ્રદાય આપણે એમાં વિકાસ કરો અથવા એને ફેલાવો કરો એમાં આપણને અમે કહીએ જ છીએ અહીં આવશો નહીં અહીં તમારે આવવા જેવું નથી ના કહીએ તો અમારે તો અમારે તો ના ચૂકે તો પેલું છોડે નહીં તો એને તહેવાર અહીં જરૂર જ નહીં આ ક્વોન્ટિટી વધારવામાં રસ્તું જ નહીં હું તો આયેલા બીજા નોકરી ના મળતી હોય યાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનુયાયી બનવામાં કઈ વાંધો ખરો વાંધો છે પણ ઓળખો સામના શું અત્યારે આપ તો હમણાં આપણે સમજાતા હતા હમણાં કહેતા હતા કે વાડાઓ બાકી રહી ગયા છે આપ તો હમણાં એવું કેતા હતા કે આ બધા વાડાઓ બાંધીને બેસી ગયા છે આપે હમણાં કહ્યું ને પણ શું કરે વાડા જે હિન્દુસ્તાનમાં મોક્ષ નું મોક્ષ માર્ગ પકડી કાય મોક્ષ માર્ગ ત્યાં નર્યા કયું જોડ વાડા બેસી કારણ ઘેટાનો ફોન જ નહીં રહ્યું અમારે કયા વાડામાં જવું તમે જો ફોન ના રહે ને વાડા ઉભા કરે વાડા તો અમારે કયા વાડામાં જવું તમને જે તે સાહેબ લાગે છે આપની દ્રષ્ટિએ સારો વાળો કયો આપની દ્રષ્ટિએ સારો વાળો કયો લક્ષ્મી અને સ્ત્રીના ત્યાગી હોય છે સ્ત્રી અને લક્ષ્મી ના ત્યાગી હોય છે પોતે જાતે નહીં લેતા બીજા માટે મંદિરો મંદિરો પૂછતા હોય એ એમની જવાબદારી ભૂલ બાકી પોતાને સારું નથી એવું કેતા હતા કે કૃષ્ણ નો અવતાર છે એ તો બધા ભક્તો મારા ભક્તો એવું વખાણે છે આ દાદા મહાવીર કરતા મોટા છે એવું કે <laughs> સહજાનંદ સ્વામી પોતાના ઈષ્ટદેવના દર્શન દર્શન કરાવતા હતા એ વાત સાચી છે ઈષ્ટદેવના દર્શન કરાવતા હતા એમના ભક્તોને હા પછી એ ભગવાનનું કયું સ્વરૂપ ભ્રાંતિ સ્વરૂપ હા હા આ દાદા ભગવાન કેટલી જગ્યાએ અત્યારે અમેરિકા દેખાતા છે પણ લાટ જ ધોરણ લાટ એ કયું સ્વરૂપ આવ્યું આ હિન્દુસ્તાનમાં કેટલી જગ્યાએ ત્રણ હજાર વાત કરવા હતા સ્વામિનારાયણ સંપ્રદાયનું અક્ષરધામ બતાવતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એ કયું તો અક્ષરધામ એ જ અક્ષરધામ જે માન્યતા વાળા એકાંતિક ભક્ત થયેલા હોય દાદા એકાંતિક આ પેલા મૂળ એકાંતિક વાત નહીં પણ ત્યાં ત્યાં દેવલોકમાં ભોગવે અને દેવલોકમાં ઘણા કાળથી સુખ ભોગવે પછી પાછા અહીંયા આવે આપણે એમનું વચનામૃત વાંચેલું ખરું આપે એમનું વચનામૃત વાંચેલું ખરું વચનામૃત વાંચેલું અમે તો કશું વાંચવા બાકી રાખી હતી આપણે બધાનો છે એ બધા જુદા જુદા રહી કેટલા વચનામૃત કેટલા અંશે સત્ય ગણાય એમ છે લાંબુ છે જ નહીં એમાં કશું માલ એને એ જ વાત છે ચાર અક્ષર શું એને એ બધું આગળ લખ્યા કરે અરે એ તો એ શું કરવાનું છે કે જે બોલે છે પાઘડી ઉપર ઢોલિયા પર બેઠા હતા લાલ ગુલાબ કર્યું હતું એ તમારે વાંચમાં એવું દેખાવું જોઈએ તારે બોલતી એ કરે એમાં એમ લખેલું છે કે જો અસત્ય હોય તો મારા કરવો ઉતારા થવું છે એમ સમ ખાલી રાખે અસત્ય હોય તો મારા વચનામૃતમાં એવું લખ્યું છે કે આ જો અસત્ય હોય તો મને મારા પરમહંસ ના સમ છે મારા પરમહંસ ના સોગન છે જો આ વચનામૃત માં અસત્ય લખેલું હોય તો સત્ય સત્ય નો આપણે નથી આ તો બાર મહિના છોકરાને કરાવવા માટે રસ કરે ધર્મ ભક્તિ એ બધું શીખવાડ્યું છે પછી એમાં સત્ય તો હોય અરે ડોળિયા થઈ ગયેલા છે તેથી સહેજાનંદ સ્વામી કહ્યું છે કે ખટકો રાખજે અમારો શું ડોળીઓ ના થઈ જાય નહીં તો હા હોમય ન રે રોમય ન રે એક જગ્યાએ પકડી રાખવું તો બીજે કાંઈ જવાનું સાંભળવામાં તો નહીં પણ પકડી આપવું એમ તમે બોલ્યું સહજાનંદ સ્વામી મંદિર બાંધવામાં માનતા હતા આપ એમાં માનો છો ખરા મારે આ કેવું પડ્યું ને મને આ આપણે છે તે આપણા મહારાજ થયા ને પેલા આ પ્રમુખ સ્વામી ગયા તે પ્રમુખ છે અમારે ભાદરડા આવ્યા હતા જોડે મારી ગાડી ગાડા રહી હતી એવું બેઠો હતો પછી અને પૂછાવડાયું કે દાદાજી તમે બોલો પછી કે મંદિરો જરૂર છે ભાઈ આ મંદિરો જરૂર છે લોકો જેવા થઈ ગયા મંદિર જે બધા નવું મંદિર ભાઈ ભરાય બેહેલું ભગવાન ભગવાન કોઈ નવરો નથી લોકો એની ફ્રી અને એમાં પડી ગયા છે તે પકડી તો પછી આપણાથી આગળ વધેલો દેશ અમેરિકા ઇંગ્લેન્ડ બધે દેશ છે એમાં સમયના મંદિરો લગભગ સત્તા બંધાઈ ગયા છે તો એ લોકો ક્યાં હિસાબે પડતા છે સ્વામિનારાયણ ના પ્રદેશ માં બધા સત્તર મંદિરો બંધાયા છે તો એ લોકો કયા હિસાબે બાંધતા હશે વધે હરિજન વધે એટલા સત્સંગ હા ઊંધા રસ્તે લોકો ચાલ્યા છે ને તે સતે રસ્તે ચલાવવા માટે ઈચ્છા તો મંદિર બતાવવાની જરૂર પડી સારું ને પણ ખોટું નથી ખોટું એ તો અમે કહ્યું ના પાડી હા ઊંધા રસ્તે થઈ જાય ને સતે રસ્તે આ હિન્દુસ્તાન બધા રસ્તે બધા થઈ જાય બહુ ઉત્તમ કારણ કે આ બધું તોફાન થતું એટલે બધું બાર બધું તોફાન છે રાત રાત દાડો ઊંધો રસ્તા બધી વ્યસનો બધા ઊંધો બધી વાત ઊંધી ચારિત્ર ચારિત્ર ચારિત્ર એટલે આ કઈ માણસે કહેવાય માણસ કેમ કહેવાય બધું ચારિત્ર વેચી નાખેલું નહીં તો પ્રભાવશાળી હોય માણસો કેવો દેખાય એક અગરબત્તી હરગાઈએ ને તો આટલા બધા સુગંધી આપે પોતે બળે અને બધા સુગંધી આપણે અમારી માણસ સુગંધી આપનારો જોયો કોઈ જગ્યાએ જેની સુગંધી આવતી હોય એવો જોયો અગરબત્તી કરતા ગયા પ્રમુખ સ્વામી થી બધા લોકો આકર્ષાય છે કયા હિસાબે બધું ગુરુ નો પ્રતાપ છે ગુરુ પ્રતાપ કોણ ગુરુ ગળો છે યોગી મહારાજ બહુ પ્રતાપ થી ગુરુ ને ઘેર સુગંધી આવતી તેમનો પ્રતાપ છે કૃપા ઉતરેલી અને યગી મહારાજ સુગંધી આવતી એવા એવા ભક્તો થઈ ગયા છે ખરેખર પ્રાચી ભગત એવા થઈ ગયા પ્રાચી ભગત સાચું એમનું છે એ લોકોનું એ પ્રગટ તત્વ સમજ પડે ને યોગી મહારાજ સાચું છે પ્રગટ પ્રગટ અહીં તો મહારાજ એક આદિ સાચી હતી મહારાજ એમના કાકાના છોકરા બધા થઈ જાય એની ગાડીઓ આપી દીધી એક અમદાવાદની ગાડી અહીંયા રેતો આ તો પહેલેથી ગાડીઓ વાળા દોષ છે ખબર ને તો મહારાજને છોકરા હતો અને ભણભેર નથી ત્યાં ના આપ્યું હોત તો બહુ સારું પડે શું પણ પાછી ગાડી આપી દીધી આ વૈષ્ણવ વાળા ગાડી છોડી નથી હજી દીધી આ બધા ગાડીઓ જ્યાં ગાડી છે ને ત્યાં કશું ધર્મ હોય નહીં શું કરે લોકો બાપ દાદા કુવા જે કુવા પડ્યા છે તેમાં જ પડે લોકો એમાં પંદર પંદર પાણી એટલું આવે મોટા હાથ ને મોટા પથ્થર તો હોય કે તમારા બા તો કુવા પડે બીજી બધી રીતે ભાન માં આવ્યા છે ધર્મ બે ભાન થયા આપણે સાયન્ટિસ્ટ વર્લ્ડના બધા સાયન્ટિસ્ટ કરો અને આપણે કહીએ કે અમારે અહીંયા કે ભગવાન પ્લેન લઈને લેવા આવે છે તે તમે શું કહો છો અંબત ગાડા લોકોની ગાડી વાત તો ફરતા શબ્દ નહીં આવતી એવું કે આપણને જે બનવાનું નથી જે બની શકે નહીં માણસથી ભગવાનથી પણ ના બની શકે એ શું કરી શકે ભગવાનથી પણ ના બની શકે ભગવાન તાકાત જ નહીં જરાય એટલે એમાં આપવાની જવાની બધી તાકાત પણ આપણા લોકો મીઠું લાગ્યું સમજાવવા માટે સંતોનું આશય શું સ્વાર્થ હશે લાલચ અમે આ ભેગા ભેગા થાય એટલે ઉધર સજાય તેના કરતા અહીં હારો આવે ને ચોરીઓ કરતા હોય તો ચોરીઓ અટકે બીજું અટકે એ બીજું કશું કોઈ સંતર જૂઠું બોલવાનું કઈ હેતુ નથી જૂઠું બોલવાની પાછળ હાથે હોય છે એમનો જો ગાડી સંતો ને કે ગાદી ઉપર બેસવાનો કે ભાવ આશય હોતો નથી સંતો કે ગાદી ઉપર બેસવા માટેનો આશય હોતો નથી તો નિસ્વાર્થ ભાવે કરે છે કોણ ના કરે કેવા ભાવથી કરે નિસ્વાર્થ નિસ્વાર્થ તો કોને થયેલો કોઈ નિસ્વાર્થ થયેલો છે આ તો પૈસા લેતા નથી અને સ્ત્રી નથી માટે કઈ નિસ્વાર્થ થઈ ગયા આપણે હા આપણે એમની બેહવાન હોય ને ગાડી લઈ લો આપડે આપણે અહીં ગાડી પર બેહવાના હોય ગાડી લઈ લો કઈ નહીં બેવાનું તો શું રજા થાય એમની આત્મા જો હોય એવું કઈ હાલમાં કોઈ નિસ્વાર્થ ભાવે ઉપદેશ આપતું એવું કોઈ છે ખરું આ તો પોતપોતાના મત વધારવા માટે સારું છે પણ એ રસ્તે આ લોકોને સીધા કરે છે થઈ ગયા લંડનમાં મંદિરો કહીને પણ આ ઊંધા રસ્તે આમ આ કંઠ્યો એમને પેલા પૂજા કર્યા તો ત્યારે ત્યારે અરે અસર થઈ જાય છે વાંધો નહીં સારું છે એ રસ્તે સારું એ કોઈને એવું નહીં કહેતા તું દારૂ પી કે બીડી પી થોડા હવે એને તો ઉપકાર ગયા હતા હિન્દુસ્તાન ઉપર પણ જે આ સાયન્ટિસ્ટો વાત ના કે અમારા ભગવાન એમ કહેતા હતા કે આ વરસાદ ઉભર આવું છું આમ કરું છું આ બધું મહેનત કર્યું છે બધું આ ભગવાને ગોડે તો ખબર ના ગોડે એ કે